જન્મ પામી ગયેલું છે તો ફળ આગળ એ ફળ આપે ને નવું જન્મ પામતું બંધ ફાધર મધર એના ફાધર મધર ને આપણે ઓળખીએ અને તો એ પ્રમાણે વર્તન રાખીએ